આ તે કેવો ત્યાગ એક સ્થાનકવાસી શેઠ હતા તે મને કહે કે તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક કલાક આવવું આપણે સાથે બેસીશું શેઠ સારા માણસ હતા તે અમે પા કલાક અડધો કલાક તેમની સાથે બેસતા એક દાડો શેઠે આવડી મોટી બાર ઇંચની બીડી જાતે બનાવી રોજની તો બીડી આવડી નાની હોય પણ એક દાડો આવડો મોટો બીડો બનાવીને પીવા લાગ્યા ત્યારે મેં શેઠને કહ્યું કેમ આવડો મોટો બીડો પીયો છો ત્યારે શેઠ કે મહારાજે મને એમ કહ્યું છે કે ચાર જ બીડી રોજની પીવી મેં કહ્યું કે મહારાજ મારાથી નહીં રહેવાય ત્યારે મહારાજે મને કહ્યું કે ના તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે હા તેથી આ તમે આજ્ઞા પાળો છો તે જોઈને મને આશ્ચર્ય થયું કે ધન્ય છે આ કાળને થોડી વાર થઈ એટલે બીડી પીતા હતા તે અડધી થઈ ગઈ તે શેઠે પછી શું કર્યું કે બે પાંદડા લઈને નીચેથી ચઢાવવા માંડ્યા મેં કહ્યું શેઠ આ શું કરો છો ત્યારે શેઠ કહે ચારે પૂરું ના થાય એટલે ધન ભાગ્ય છે આ આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળ જ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ધન્ય છે ધન્ય છે આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું ધન ભાગ્ય છે તમારી વૈશ્યબુદ્ધિને નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા નહીં તો નહીં બોલવાનું મહારાજને ચોખ્ખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પડાય અને બોલ્યા એટલે ક્ષત્રિય પછી જો ને આવડા મોટા ટેટા કરેલા અને ઉપરથી પહેલા મોટો બીડો જોઈને તો લાગ્યું કે વાણિયા તો આવા જ હોય પણ જ્યારે નીચેથી બે પાંદડા ચડાવવા માંડ્યા ત્યારે મને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન તો ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનમાં ના આવ્યું એવું જ્ઞાન તમને છે તમે તો કઈ જાતના છો હવે આશ્ચર્ય ના થાય મને પાછો મને નાસ્તો કરાવડાવે આવું લોક છે બહુ જાતના મેં લોક જોયા પણ ભગવાનના કેવળ જ્ઞાનમાં ના આવ્યું હોય એવું તો મેં આ શેઠને ત્યાં જ જોયું કહેવું પડે શેઠ એ શેઠ હજી યાદ આવે છે પાછા શેઠ મને શું કહે છે કે તમારી સમતાધારી વાત સાંભળીએ છીએ એટલે અમને એમ જ થાય છે કે અંબાલાલભાઈની પાસે જ બેસી રહેવું ધન્ય છે શેઠને અને ધન્ય છે મહારાજને પછી શેઠ મને કહે કે મહારાજ મારી પાછળ આદુ ખાઈને પડ્યા છે મહારાજને એમ કે આ તો એમને કંઈ સંયમ પમાડું એવું રહે સંયમનો અર્થ સમજ્યા નથી ત્યાગ તો કોનું નામ કે જે વર્તે એ યાદ જ ના આવે એને ત્યાગ કહેવાય ભગવાને ત્યાગ કોને કહ્યો કે મનમાં જે જે વિચારો ઉત્પન્ન થાય વાણીના જે જે પરમાણુ ઉડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને શુદ્ધ ત્યાગ કહ્યો મનમાં જે જે વિચારો આવે પછી ગમે તેવા સારા હોય ગમતા હોય કે ના ગમતા હોય પણ તેમાં છૂટો રહે અને તન્મયાકાર ના થાય તેને ભગવાને ત્યાગ કહ્યો પછી વાણીના જે જે પરમાણુ ઉડે તે દરેકમાં પોતે તન્મયાકાર ના થાય તેને સર્વસ્વ ત્યાગ ભગવાને કહ્યો એ જ મોક્ષ આપે એવો છે ભ્રાંત ભાષામાં બાહ્ય ત્યાગ માટે પણ ત્યાગનો અર્થ જુદો જ છે પણ રિયલ ભાષામાં એને ત્યાગ નથી કહ્યો અહીંનો એ કાનો પણ ત્યાં કામ નહીં આવે આ તન્મયાકાર ના થવું એ ક્યારે બને કે જ્યારે પોતે શુદ્ધ થાય તો પોતે જે અશુદ્ધ છે તેમાંથી જ્ઞાની પુરુષ શુદ્ધ પદ આપે ત્યારે ભગવાનની ભાષાનો ત્યાગ વર્તે જ્ઞાની પુરુષ શુદ્ધ પદમાં બેસાડે તે પછી મોક્ષ થઈ જાય આ તો કેટલું સરળ છે નહીં તો અનંત અવતારે ઠેકાણું ના પડે એવું છે બાહ્ય ત્યાગનો અર્થે જો સમજે તો એ કેટલું સાર્થક થાય એક બાજુ બૈરી છોકરાને તરછોડ મારે ને બીજી બાજુ મોક્ષ ખોળે તેનો વાંધો છે આ તો કહેશે કે મારે ઉદય કર્મ છે અલ્યા તરછોડ મારી એને ઉદય કર્મ ના કહેવાય આજુબાજુના ઘેર બૈરી છોકરા મા બાપ બધાને રાજી ખુશી રાખીને જાય એને ખરો ઉદય કર્મ કહેવાય પેલોએ ઉદય કર્મ ખરો પણ એ રાજી ખુશીથી નથી માટે ખરો ઉદય કર્મ ના કહેવાય ભગવાન મહાવીરને ભાઈએ રજા આપી ત્યારે જ તેમણે દીક્ષા લીધી ઘરના બધાને પત્નીને નાની બેબીને કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ના હોય